જે બધી બિલીફ છે એટલે તેને આરોપ તરીકે ગુનો એ હું કેવું છે એ જ ગુનો છે હું માનું છું કે હું કેવું છે એ જ ગુનો છે અને એનો બધો આ સંસારનો પછી તેના પછી બધાને ચાલ્યા જ કરે ચિંતા ના થવું જોઈએ હા દાદા નહીં બિલકુલ ના થાય